આપણા ગયા પ્રમાણે હું વાંકો ને જળ થઈ ગયો છું હવે કંઈક મને કંઈક બહાર કાઢો આ આ દશામાંથી મને બહાર કાઢો એવું મહિના સુધી કરો કોઈ બોલે નહીં ને આ આબુદાર માણસો બોલવા તો એકલો બોલીશું અરે પણ અમે આવું બોલવા મદદ થશે મારી આવડે પણ કોણ છે આવું કોઈ જોયો આ દુષ્મકાળમાં કોઈ આવડુદાર જોયો ગાયો બેસે આ લોકો કરે ના કરે અઢાર ગાયો ગીરી હોય તો આ લોકો હું માખો ચડતી એવું બોલે નહીં બોલે માણસ શું ફેર છે પોતાની ભૂલ કબૂલ નથી ગાયો બેઠી હોય ના બોલે ગાયો ક્યાં મારી પેલી પકડી લેવાની લોકો સાધુ થઈને આવું એટલા માટે તો લોકોમાં એમ થાય ને કે આ લોકો એવું કે છે કે સાધુ થઈને આશું જયારે ગાયો તો કઈ એવું મૂલ્યાંકન કરવાના નથી હા લોકો જુએ નહીં તો લોકો ટીકરીઓ કરીએ ચાલે મસ્કરીઓ કરે ઓ એ વડ કરે જળ પણ જાય તો જાય હા ગાયો પાસે બેસી જાય એ તો મારા જપે જો દીકરી કરે તો એ જાય તો જાય ગાયો પાસે કોણ કરે દીકરી તમને કહ્યું ગાયો પાસે કરો લોકો પાસે કરો લોકો પાસે કરે તો દીકરી જાય એક હું શું કરું એવું નથી કેતા પણ લોકો પાસે જો કરીએ તો ટીખડી પણ જાય તો એમ કે વાંકા પણ જાય બધા એમાં એક અપવાદ અપવાદ નહીં બધા એ હરકાર અને પછી બીજા તીર્થંકર ના તીર્થ એવી તીર્થ ગુરુજી ના એ બધા તે વિચક્ષણ હોય કેવા છે વિચક્ષણ વિચક્ષણ એટલે ગુજરાતી શું થાય અર્થ શું થાય ઓચાળા શિયાળ જેવા ચાલાક શિયાળ જેવા હે ચાલાક શિયાળ જેવા ના શિયાળ શિયાળ તો વિચક્ષણ વિચારે ચાણક્ય વિચાર આ શું થયું આ શું બોલતા આ શબ્દ ભારે ભારે બોલ્યો એટલે તરત જ પ્રતિક્રમ કરે એટલે શૂટ ટાઈપ કરે શું કરે બોલો મળે બોલો ને ટુ ટાઈમ સાહેબ ટુ ટાઈમ સાહેબ કરે તો જાય એવા નીચે કોઈ જતા છે બાર મિનિટ ભેગા કરીને આપણે અહીંયા ગોળી કરીએ કોઈ ભગવાન મારી ના વક્ર ને જળ પહેલાથી જગત ના ભોળા અને જળ હતા ભોળા અને જળ આ ભોળા જળ એટલે કેવા તમને કહું કેવા ભગવાન બેઠા હોય વિષ્ણુદેવ ભગવાન અને નમસ્કાર સાષ્ટાંગ નમસ્કાર સાષ્ટાંગ આઠે અડે આઠ અંગ જમીનને અડે એ નમસ્કાર કરતા હોય કપડા બપડા નો રિવાજ નતો ને નમસ્કાર કરતા હોય પછી ભગવાન કે હું થોડી વાર જઈને આવું છું જરા એટલે રાતે સાડા આઠ વાગે ભગવાન બહાર નીકળ્યા છે ને થોડી વાર એને આવું છું તે બીજા બીજા બીજા જોડેલા રૂમમાં જવાનું ત્યારે આ લોકો હા પછી મારે ભગવાન ત્યાં મળ્યું નહીં ચાર પાંચ કલાક એમ કરતા કરતા હવાર થઈ ગયું તો હવાર સુધી ભગવાન આવ્યા ને સર કરતા કરતા બેસી ગયા નમસ્કાર કર્યા જ ભગવાન થઈ ગયા ને ઊંઘ ઊંઘ્યા કશું નહીં કશું ગયા ભોળા બસ જડ જડે વિચારથી વિચાર્યા વગર કે ભગવાન આપણા હાલ કોઈ છે એવો વિચાર વિચાર નહીં અને પછી કેવા છે વાંકા નજર સાહેબ મહાવીર કે છે હા નમસ્કાર કર્યા કરજો હું આવું છું હમણે તે પછી મારી બહાર નીકળ્યા પછી તરત જ એકજણ કે છે આપણે કરતા ગયા દાદા ભગવાન ના શિષ્યો કેવા દાદા ભગવાન ના શિષ્યો કેવા દાદા ભગવાન ના શિષ્યો કેવા આ હું ચક્રમ છું તો ચક્રમ જ કાલ વાકાત હતા જ એનો બે મત આવો આવો જો ને આવો આવો કઈ છે વાકા પડું કરવા આવ્યું છે ક્યાંથી આવ્યું છે ચક્રમ થી અક્રમ આવ્યું ચક્રમ થી અક્રમ અને અક્રમ વિક્રમ ગયું ઉત્પન્ન વિક્રમ ની ટોચ પર બેઠું થોડા ક્રેક છે આ બધા કેવા છે હેડ બધા ક્રેક કે વપરાયેલો અમે ખબર એટલે આ વેટિંગ કરવા મળી મેં જીતાડું એડમાં ક્રેક કરા ચાલે જ નહીં બધી નાખી દેવું પડે સ્ટોકમાં એટલે વાંકા જજ મારે કેવું પડે હું વાંકો જજ હતો ને કઈ નવો માલ નહીં પણ આમાંથી આ નીકળ્યો માલ પણ બહુ ઊંચો માલ નીકળ્યો જબરદસ્ત ઊંચો જે બે કલાકમાં મુક્તિ આપે મોક્ષ આપે છે અને લોકોએ જોયો એ મોક્ષ મોક્ષ ચાખેલો અનુભવ્યો લોકોએ પણ અત્યારે શું કરીએ હા કડક કહી દઈએ ને જતો રે પાછો મારે બહુ ડાયું રહેવું પડે એમને કહું મારું શું શું શું નુકસાન થશે તેનું વિચાર નહીં વક્રતા થયો જે ગજબ ની વસ્તુ મળી છે શું વસ્તુ છે ક્યારેય પણ પ્રાપ્ત ના થઈ વસ્તુ પ્રાપ્ત થઈ છે તે પણ થોડી થોડા બધા એવું ના કરે પણ અમુક માણસ એવા પાછા કરા ભજન તને કારણે ને એનું ભાગ્ય કાચું પડ્યું ત્યારે એવું બને ને એવાનું ભાગ્ય કાચું પડ્યો ત્યારે આવું બને ને કે જ્ઞાની પુરુષ મળ્યો અને એને સુધારવાનું હતું તેને બદલે જતો રહ્યો ના એ ભાગ્ય કાચું પડતા એવું બને પણ ભાગ્ય બનતા સુધી કાચું ના પડે એના માટે આપણે સાવચેતી રાખવી જોઈએ કોઈ જતો રહે છે અને એનો પોતાને સમજણ નથી એટલે હાથી હાથી હાથી બાળ જે બાળકો જોડે કામ કરે ને એ બાળકો જોડે કામ કરવું પડે તમે ખબર ને પૂરું થઈ સત્યાવીસ આઠ ત્યાંસી મહાત્મા રસિકભાઈ પટેલને ત્યાં બરોડા સવાર ચાલુ કર ચાલુ થઈ ગયું અનુભવ નહીં એટલે ખબર ના પડે જેમ ભૌતિક સુખો વધારે તેમ ચિંતા ઉપાધિ બહુ કાઉન્ટર વેટ છે આ બાજુ આ ભૌતિક સુખો ની બાજુ આ એની માવજત કરવાની ને માવજત નહીં કરવાની પાંચસો રૂપિયા તમને રાખો તો માવજત કરવી પડે ને આવતું હોય આ બાજુ કે ત્યાં જ ક્યાં કોણ તમે આત્મા ભરો અહીંયા ધ્યાન રાખ્યું ને આત્મા ભરો સુખી બીજો કોઈ સુખી ના હોય આ સનાતન સુખ પેલું કલ્પિત સુખ કેવું ભૌતિક સુખો છે આનંદ બ્રહ્માંડ નથી પણ અમુક જ ગ્રંથિમાં છે ઈશ્વરની શક્તિ અવતારમાં અવતારવાની શક્તિ દેવમાં દેવ દેવની શક્તિ મનુષ્યમાં મનુષ્યની શક્તિ જીવ માત્રમાં આક્રમ સાચો હશે પહેલો ક્રમ હોય છે પેલો ડાવી આ મનુષ્યમાં આવ્યા એટલી જ કર્મ બંધાવ બીજે કોઈ કઈ કર્મ બંધવાની જગ્યા નથી આ ગાયો ભેંસે દેખાય છે કર્મ બંધાય નહીં એ કૂકને મારી નાખે વાઘ વાઘ બકરીને મારે અને કર્મ બંધાય નહીં છૂટાય નહીં ને છૂટાય નહીં છૂટાય નહીં ને એ લોકોને વાઘ ને બકરી ને કર્મ બંધાય નહીં તો પછી એમનાથી છૂટાય નહીં ને ના એ છૂટે છે વાઘ ને ખાઈ જાય છે અને બકરી ખવાઈ જાય છે તો બેવું છે એ કારણથી છૂટી ગયા એ બધા છૂટવા હાલ ગયા છે બંધેલા બંધાયેલા એટલે શું એને દેવું થઈ ગયું એ દેવું વારવા મળતા ગયા છે દેવું વરી જશે તો પાછા અહીંયા અને ઊંચી ગતિમાં જાય છે તે જમા રકમ થઈ ગઈ તે જમા ભોગવીને પૂરું ભોગવી દે છે રકમ પછી અહીં આવશે એટલે વાઘ બકરીને ખાય છે તો બેવ છૂટે છે બકરીએ છૂટે છે વાઘે છૂટે બિલાડી ઉંદરને ખાય છે ઉંદર છૂટે છે બિલાડી બેવ છૂટે છે એક હિસાબે કોઈ ખૂન કરે તો ખૂન કરનાર ને ખૂની બેવ છૂટે ના માણસો માણસ એકલા બંધાય માણસ જે ક્રિયા કરે એની પાછી બંધાય એક માણસ એકલા જ કર્મ બાંધી શકે છે બીજા કોઈ બાંધી શકતા નથી દેવ દેવ લોકો બાંધી શકતા નથી દેવ લોકો છૂટા કરે છે ભોગવીને છૂટા થાય ભોગવીને છૂટા થાય આ છૂટા થાય છે ને બંધાય બે થાય છે ભોગવે છે પાછો કર ભોગવે છે અને નવા પાછો ઉભો કરે છે આ જાનવર અંદર બધું પાંચ લાખ ટન ભોગવવાનું એટલું એટલે ગાયો કઈ મોસાર ના કરે છે એને ફૂલ બંધાય નહીં અને પેલા મોસાર કરે છે પાપ બંધાય ચાલ્યા કરે છે ફૂલ પાપ કરનાર હોય તો આ એકલા આ નિરાશ નિરાશ્રિતો નિરાશ્રિતો જોયેલા તમે ને જો ને જગ્યા બેહવા નહીં થતા ને એક જગ્યા પર ચડી બેઠેલું બીજો તો અત્યારે કેટલા હેરાન કરે છે હા ક્વોલિટી નિરાશિત અને એમાં કર્મ બોધે છે ખરાબ કર્મ બોધે પોતાનું હોય ખાવું પીવું અને ભગવાન કઈ ના નથી પાડી વિષય ના ભોગવો વિષય નહીં કહ્યું વિષય ભોગવો પણ તમારા હકના હકની બહાર નહીં હકની બહાર ગયા કાંઈ બધું અને આ જાનવરો તો તમારા ખેતરમાં ખાઈ જાય તો એનો વધો નહીં ખાય ઘણું તમે લાગવા મારો ખરા લાગવા શું એવું નથી સમજાય મુક્તા લોકો મુક્તાત્મા તરીકે માનતા આવ્યા છે હાલમાં તેમની હાજરી દેતી નથી તો તેમના મુક્તાત્મા તેમના મુમુક્ષને પ્રેરણા બળ આપી શકે ખરો કે પરમાનંદી થઈ ગયા હોવાથી આ નો અંત આવી જાય છે આવું પછી છે યાદ બધા લોકો માને એ સંત પુરુષો થઈ ગયા સંત પુરુષો એને પુણ્ય કર્મ ત્યાં છે કઈ સારી ગતિમાં જ આવ્યા દેવ ગતિ એને લોકોના હિતને માટે જ કામ કર્યું છે કોના માટે કર્યું છે લોકોના હિત હવે મુક્ત ક્યારે થાય કે જ્ઞાન થાય જનક વિજય જેવું રામચંદ્રજી જેવું કૃષ્ણ જેવું કાર્ય થાય મુક્ત મુક્ત થાય મુક્ત તો હેરી વસ્તુ છે લાખો અવતાર થશે મુક્ત હેરી વસ્તુ પણ મોટા મોટા માણસ મોટા સંતો દેવગતિમાં સારા વૈભવ ભોગવ છે ફરી પાછા આવીને અહીંયા આવશે ફરી પાછા આવા કામ કરશે આગળ વધતા જશે પહેલી વસ્તુ નથી એટલે મુમુક્ષને પ્રેરણા બળ આપી શકે એમના મુક્તાત્મા મુક્તાત્મા તો હોય તો પ્રેરણા આપે જ નહીં એ છૂટા થઈ ગયા પણ અહીં છે માટે પ્રેરણા આપે અહીં છે કોઈ જગ્યાએ બરોબર ને આ પ્રકરણ નો અંત આવી જાય છે જો પરમાનંદી થઈ ગયા હોય તો પછી મળે જ નહીં ને એમ જો પરમાનંદી થઈ ગયા હોય તો પછી પ્રેરણા મળે જ નહીં ને પરમાનંદી પરમાનંદી થવું જરૂર નથી આ આ કાળમાં પચીસો વર્ષમાં બે માણસ થયા આ પચીસો છેલ્લા પચીસો એ હેલી વસ્તુ નથી આ તો બધા આપણે લોકો પોતાના ગુરુ દરેક એમ છે અરવિંદ આવાતા ફણ આવાતા ફણ આવાતા રામકૃષ્ણ હું આવાતા છે પણ એ અવહોની ભાષા બાળકો બાળકો જેમ કે બાળકે કહીએ એટલે દરિયો જોયો તો તે ત્યાં કેવડો મોટો હતો જો હા આવડો મોટો દરિયો આવું કોઈ કે બોલવાનો અધિકાર નથી મુક્ત એવું બોલવાનો અધિકાર બે પુરુષો પૂછે છે પચીસો એ કયા બે એ બે વાર બોલા બોલવા નહીં છે અંધારું એકાગ્રતા સાધવા માટે જરૂર છે અજ્ઞાનતા પણ આત્માની સાધના માટે ઉપયોગી થઈ ના શકે આ અજ્ઞાન થતી આત્માની સાધના થાય છે અજ્ઞાન થી પાપ વધે છે અને પાપ વધે છે ત્યાંના મનના ફરે છે કે આવે હા મોક્ષે જવું છે પાપ જ ના બધો હોય ને તો ભાવ જ ના ફરે એટલે અજ્ઞાનતા બહુ જરૂર જે મોક્ષે ગયેલા ને તે નરકે જાય તો આ ત્યાં મોક્ષે જાય એમ તેમ જાય અહીંથી નરકે જાય તારે પછી નક્કી કરે કે હવે ફરી આવું તેવું બધું કરવું નથી એટલે આ બધા મોટા મોટા માણસો બધા નરકે જાય અને આ બધા આપણા સંતો વિચાર નરક જોવા નહીં નરકમાં જોવા નહીં બધું એ તો અહીં નહીં અહીં જે બધી બધા આવે આવે કારણ કે ઈશ્વરી સર્જના માત્ર એકબીજાને મદદગાર છે સર્જના મદદગાર નથી પણ કર્મને કર્મથી બંધેલા છે એટલે મદદગાર જેવું જ કહેવાય મદદગાર જેવું કહેવાય એટલે મા મા છોકરાને ઝઘડાવે છે તે છોકરામાં ભગવાન રહેલા હોવાથી એ મા બાપને ખાવાનું મળે છે ત્યાં મંસાહાર કરતા હોય તો એમને મળી આવે કારણ છોકરામાં ભગવાન હોય કે એને છોકરાને મોટું કરે છે એટલે એટલું એટલું કામ ભગવાનનું કરે છે તો એમને ખાવા મળે તમે જોયું ને હવે બધી મોંચાર કરતા હવે દરિયામાં ના કરે પોસિબલ પડી આવે એટલે ખોટું કરે તે પણ જોવાનું નથી એ સારું કરે છે એ જોવાનું છે છોકરો મોટો કરે ને આ છોકરો મોટી કરતા હોય છતાંય ભગવાન ગુણ માને એ નામ કરવાથી તમામ વૃદ્ધિ સિદ્ધિ મળે છે તેવા સાચી છે નામ જેમાંથી વૃદ્ધિ સિદ્ધિ ના મળે થોડી થોડી રિદ્ધિ મળે સિદ્ધિ તો ભાઈ નહીં પણ થોડી થોડી રિદ્ધિ એટલે શું કે નામ સ્મરણ કરે એટલો વખત સંસારમાં કોઈનું નુકસાન કરતો અટક્યો કોઈની નિંદા કરતો અટક્યો કે કોઈનો નુકસાન કરતો અટક્યો એટલે એટલો વખત અટક્યો અને નામ થોડું એકાગ્રતા રહે એકાગ્રતા રહે એટલે શાંતિ આનંદ થાય પણ અને એટલે એને થોડું લાભ પુણ્ય બંધાય પુણ્યથી રીતિ એટલે શું સંસારમાં આપણી જરૂરિયાતો વધુરા મારી એમનો વૃદ્ધિ આપણી જરૂરિયાતો આપણે હોય જરૂરિયાત છે એના કરતાં વધે એમ નમ્રિતજી કહેવાય શું કહેવાય આપણે છે ને જરૂરિયાત વધારે થાય હવે કોઈ મોટો બહુ જરૂરિયાત પછી બહુ વધેલું હોય એ લોકોને જમાડે કરે આમ તેમને મદદ કરે એ નવૃદ્ધિ કહેવાય અને સિદ્ધિ એ વસ્તુ જુદી કહેવાય સિદ્ધિ સિદ્ધિ શેનાથી મળે સિદ્ધિ તો આ યોગ્ય બધી પ્રાપ્ત કરી શકે વટાવવાની સિદ્ધિ અને જ્ઞાનીઓની સિદ્ધિ હોય વટાવવાની સિદ્ધિ બહુ મોટી હોય જ્ઞાની પણ એ વટાવવાની યોગ્ય વટાઈ થાય યોગ્ય સિદ્ધિ ઊભી થાય કારણ કે યોગ કરી અને બીજા વર્ષથી જતા નથી આ યોગ કરીને એનો લાભ એનો સિદ્ધિ ઉત્પન્ન થાય વચન સ્થિતિ ઊભી થાય બીજી સ્થિતિ ઊભી થાય હવે મનને મન વધ કરી દે શું એ બધી કઈ કઈ ચીજો ઉઠી છે જ્ઞાનને સ્થિર કરવા શું સાધન કરવું પડે જ્ઞાનને સ્થિર કરવા માટે શું સાધન કરવું પડે સાધન કરવાનું ના હોય જ્ઞાનને સ્થિર કરવા સમજવાની છે કરવું પડે તો સ્થિર ના થાય કરવું પડે તો સહજતાથી સ્થિર ના થાય સમજવું પડે તો સ્થિર થાય પછી આત્માના પરોક્ષ અને અપરોક્ષ દર્શન કેવી રીતે થાય આત્માના અપરોક્ષ દર્શન તમે કર્યા છે પણ હવે તેમને કીધું ખ્યાલ રહેતો ને જોડે અહીંયા આવો જાઓ તો એ વાત સમજાય અહીં અહિંસા ધર્મ અને હિંસા એ આત્માનો વિભાવ છે પણ ખરેખર સ્વભાવ નથી આ ભાઈ અંદર કાયદ વટે રહેનાર સ્વભાવ નો આ કારણ કે એવું જ કરવા છે બધા બહુ સ્વભાવ હોય બધા ધંધો છે તે ત્યારે અહિંસા વ્યાપક પ્રચાર કરવામાં વધુ સમય લાગતો હોય વધુ સમય ઘણો સમય થાય તો ના પ્રચાર થાય પૂરેપૂરો કારણ સ્વભાવથી સંસાર એટલે શું હિંસાત્મક જ્વલન એટલે ના મેળ થાય હિન્દુસ્તાનમાં થોડું હિંસા પાડવાને તૈયાર થાય હિંસા સમજે જ નહીં એ લોકો કાયદો કરુણા ને કતલ આ ત્રણેય સાથે ચાલે ચાલે ત્યારે અંધાર સુધી મુસીબત ચલાય કે ઓછી થાય કરુણા ને કતલ બે હાથે ના હોય જોયેલી કરુણા ને કતલ બે હાથે હોય નહીં અને કરુણા માણસોમાં હોય નહીં કરુણા દયા હોય કરુણા આ કતલ થયું એ મોટા મોટી અંદાજ છે આજની આ રાજકીય પરિસ્થિતિ છે દેશની એ આના અનુરૂપ બની ગઈ છે એમ મારું કહેવું આજની જે રાજકીય પરિસ્થિતિ છે દેશની કે આને અનુરૂપ થઈ ગઈ શકે છે રાજકીય પરિસ્થિતિ આજની દેશની એક બાજુ અહિંસા ની વાત કરે અને એક બાજુ લશ્કર રાખે ને ગોળીબાર કરે છે કે છે રાજકીય વ્યવસ્થા કોને ગોળીબાર કરે છે લોકો ઉપર આ લોકો કઈ ટોળા ઉપર ગોળીબાર કરે ને પોલીસો એક બાજુ ગોળીબાર કરે છે એક બાજુ અહિંસા સરકાર કરવાનું કે છે એક બાજુ લશ્કર રાખે છે કે છે હા પણ એકલી અહિંસા કોને કહેવાય એકલી અહિંસા એકલી અહિંસા તો અહીં રખાય જ ગોળીબાર જોડે જોઈએ એકલી અહિંસા તો અહીં કરીએ ને તો પોલીસ થોડા ઉઠાવી દેવા પડે પ્રભાકરભાઈ પૂછે છે કે ગોળીબાર અહિંસક માણસો ઉપર કરે છે ગોળીબાર સરકાર અહિંસક માણસો ઉપર કરે છે અહિંસક માણસો માણસ પર ગોળીબાર થાય નહીં કોઈ કરવો હોય તો <laughs> અહિંસક જે છે ને એને એક હો બાજુથી ગોળીઓ લઈને ભરે નહીં તો એ પેલા એના રાત દોરી અડે નહીં આ તો હિંસકો ન ચડે ત્યારે સ્વભાવ છે દરેક વસ્તુનો એટલે આ ગોળીઓ એક બાજુ હોય એક બાજુ હિંસા અહિંસા રહી શકે નહીં તો હિંસા આ ડાબી ડૂબી રાખવી પડે છે કેવી પરાળે પરાળવી પડે છે નહીં તો આ સંસારનું દૂધી લે મારી નાખેલું એ ઘણી વાર તો છૂટું મૂકવામાં આવે ને આ તો આપડે તો આખો પોલીસ ફોણા છે નહીં તો અહીં બેવાય ને બીજા લોટા ઉડી જાય ને હારા હારા ચેત્યા આવું કદાચ ના લોટા ઉડી જાય કારણ કે એક તો કલયુગ છે મન બગડી ગયેલો છે જાત જાતના વ્યસની થઈ ગયા છે એટલે શું ના કરે અત્યારે જોકે આવા કાયદો આ કાળ ફેરવે છે અને સારો હવે કાળ ફેરવી રહ્યું છે બધું અને બહુ સરસ તમે કાળ જોશો તમે તમે જાતે ખૂબ જોશો બધું સરકાર તો કઈ નિમિત્ત છે સરકાર તો આપણું પ્રતિક છે સરકાર કઈ ગુનેગાર નથી આપણે ગુનેગાર આપણું પ્રતિક આપણે હરિસાબ જોઈએ તેમાં બેડો હરિસાબ બેઠા રહેલા તે દેખાય છે કે આપણે બેડર છે હા આપણું બેડર પણ છે ગવર્મેન્ટ તો એવી આવે ખરેખર આવે ગવર્મેન્ટ આખી દુનિયા ખુશ થઈ જાય પણ આપણે બેઠો લોકો છે આ એટલી આ બહીને ઇન્દિરાને હાથી હોત ત્યારેથી અને કામરાજ કામરાજ ના મળ્યા હોત કામરાજે જો દવા ના રાખી હોત તો આ ભાઈ આખા વર્ગમાં કલ્યાણ કરી નથી પણ કામરાજે દવા નાખી ત્યાંથી ઝેરી થઈ ગઈ કામરાજ દવા નાખી દવા હું ક્વીન મેકર છું કે છે પેલી ચમતા ચડી પછી બરોબર આખી રીત ખાનદાર કરીને હતી એ છોકરી ત્યારે જો હાથ હાથ ને તો બધું રાખે પડે પણ જો કાગડા જે ગોળીબાર કરી ને દવામાં તેથી આ દશા બેસી અને આપણા આપણા જ મોકા એનો શું ચામડા જોઈશું હા વાંકા આવને ઘેર આપણે ઘેર ખોટ ખોટી કેમ આવે આપણા વાંકા બધું આપણે આપણે ચોખ્ખા તો બધું જ ચોખ્ખું તમે જે માગો એ મળે ચોખ્ખા આપડે હોવા ગાંધી સાહિત્ય આજે જૂનું થઈ ગયેલું નથી લાગતું એ ગયું ગાંધી સાહિત્ય આજ ગયું પણ એ એટલું સારું થયું કે ભાઈ ડૂબતો રહી ગઈ છે તે આપણે તો પહેરતા નથી પણ આ મહારાષ્ટ્રમાં તો બધા હોય હોય ટકા ધોઈ ડૂબી થઈને મજૂરો મજૂરો બધા ધોઈ ડૂબી એ ધોઈ ડૂબી ના હોતા જશે કેટલીક વસ્તુ ગાંધીજી છે અરે કાળી પહેરી ગઈ છે કાળી નહીં નીકળી નહીં જાય કાળી જોર કરશે પણ બીજું બધું રહે તો ઉડી ગયા લોકો ખાઈ ગયા વગાડ પી ગયા વગાડ પી ગયા હું કુદરત ઊંચે લાવશે કુદરત ઊંચે લાવી રહી છે તો પણ અહીંયા આવજો માટે પાસે લખું હા એ છોકરા મોકલજો ને અહિંસા પાડતા હતા તો એમનું ખૂન કેમ થયું હમણાં પ્રભાકરભાઈ કહ્યું ને કે અહિંસક ઉપર ગોળીબાર નથી થતો અહિંસક કોને કહેવાય છે કોઈના કચામાં હાથ ગાલે નહીં એનું અહિંસક એકને કે છે કે આપો આ નટારા છે ભલે નટારા હોય તો વધારે આપો એમ કે એટલે આ વાળું વાદર કચવાને ખોટું લાગે કે કેમ મરી મારી નાખવાને આપણને કહી જવાના કરી એટલે પેલા પાકિસ્તાન વાળાનું વધારે આપવાનું કહ્યું નહીં તેનો આ આ તે ઈચ્છા કહેવાય એમાં પડાય નહીં આ ન્યાય જ ના કરાય અહિંસક જે છે તે ન્યાય જ ના કરાય ન્યાય કરે છે તે અહિંસા એટલે આ વધારે કહ્યું ને તેનું આ છે બધું કઈ આ થયું હતું બાકી એ તો શેના માટે કહ્યું કે જો તમે સંપૂર્ણ અહિંસા પાડો તમારી પર કોઈ ગોળી છોડી શકે એમ નથી સંપૂર્ણ આ સંપૂર્ણ અહિંસા એટલે બોલાય પણ નહીં શબ્દ મળે અને બોલો તો અમુક જ શબ્દ બોલાય બીજા શબ્દ ના બોલાય કોના વચ્ચે પડાય નહીં બે બે પાર્ટી વચ્ચે બે પાર્ટી વચ્ચે પડે એટલે એક હિંસા થઈ થોડી ઘણી થાય ના થાય આ ગાંધીજી ઈરાદો સારો હતો કે અમે આ ખકડાટ થોડો નથી એટલે આપણા આપણા રિવાજ પ્રબળ હતો આપણે શું રિવાજ હતો ત્યારે કે ડાયાને ગામ આપવાનું ગળે ગામ આપવું ગામ આપીએ ને તો બધું કકડાટ કાયને જીવા દે આપણને જીવા ના દે આ એક એ ન્યાય કરા ગયા પણ આ ન્યાય આપણા હિન્દુઓ સહન કરે નહીં ગોળાને કામ આપવાનું કે નહીં આપવું અમારે હવે ગોળા છે આવો અમે આ ન્યાયથી પગલા ગયા કે ડાયન ગમ અને ગોળાને ગમ એમ પૂછે છે કે જીવાત્માને સ્વર્ગમાં રહેવું સારું કે પૃથ્વી ઉપર પૃથ્વી પર રહેવું સારું સ્વર્ગ વાળા પૃથ્વી પર આવવા માટે પૃથ્વીમાં કાયમ રહેવાનો મુકામ કરવો છે જ્યાં સારું હોય ત્યાં માણસ મુકામ ઈચ્છે જ ને હા અહીંયા આગળ સારું છે પણ ક્યાં જવું છે નક્કી કરવું જોઈએ જો અહીંયા આગળ વેપાર ચાલે છે પુણ્ય રૂપિયા પાપનો કંઈક સારું થાય તો પુણ્ય બંધાય કંઈક ખોટું થાય તો પાપ બંધાય તમારે જો સુખ જોઈતું હોય તો જીવ માત્ર સુખ આપવું ઘી માત્ર એટલે શું તમારે બોલવા હોય ગુલાબ ના એને તો પાણી આપો ગુલાબ સમજો ને ઘી માત્ર ને સુખ આપો તમારે સુખ આવશે ઘેર ઘેર બેઠા તમારે સુખ કમાવા ના હોય તો લોકો સુખ ને કમાવા નીકળ્યા છે શું થયું કમાવા એટલે તમારે સુખ જોઈશે સુખ આપો અને દુઃખ જોઈશે દુઃખ આપો તો તમારે તો દુઃખ આપનારા કોઈ હોય ને જે કરાવે તેમને દુઃખ જોઈએ છીએ અને આપણી પણ આવે છે દુઃખ તે આપેલું છે તે આવ્યું છે માટે ડરે છે તે વેપાર ચોખ્ખો કરો આવું કર્યું શું નામ તમારું ભૈલાલભાઈ ભૈલાલભાઈ ભૈલાલભાઈ ખરેખર ભૈલાલભાઈ ખરેખર ખરેખર નામ તમારું નામ ભાઈ નામ પણ તમે કોણ હું ભેલર પણ એ તો ભાગ આવે હું ભીરું એટલે ભય છે મને આવે વાઘ આવે તો હું બીવું તો ખરો જ ને ભય તો છે મને કોઈ વાઘ સામો આવે તું તો ભય બીવું તો ખરો જ ને કે છે હા ભય એમ શું પૂછે દાદા ખરેખર ભૈલાલભાઈ છે પેલું તમારું નામ કયું નામ પાડેલું ને પાડેલું હે નામ પાડેલું પાડેલું ને તમે આવ્યો નહીં કોકે પાડી દઉં એ તો માની લીધું એ માની લીધું એ માન્યું લેકડ ઉપર પછી એ નામ રહ્યું મારું નામ ભૈલાલજી મારી વીતી છે તો વીતી બે જુદા ને એ મારું નામ ભૈલાલજી ભૈલાલજી બે જુદા મારું નામ કે છે ને બે અલગ અલગ થયા અલગ અલગ થયા બે અલગ અલગ થયા હા તમે તમે જુદા તો ભૈલાજી નામ જુદા તમને તમારી જાતની ઓળખ નથી હું કોણ છું જાણતા નથી એટલે આપણે એટલે ગોળાગાડી ના હોય તો હાડીને પણ દરિયા છે ને બાકી તમારે તો વસ્તુ થાય તમારી તબિયત બરોબર નથી જ પડે ના સારી <coughs> મને એવું સમજાય છે કે વેદની વેદના વેદે છે તે અંદર જે વેદક છે તે વેદે છે અને વેદકને હવે જાણીએ છીએ એ એટલે જાણનાર જ્ઞાતા દ્રષ્ટા જે છે તે વેદકને વેદના થાય છે વેદકને વેદના થાય છે તે જાણે છે અને વેદક વેદે છે અને ક્રમિકની અંદર તો પોતે જ વેદક છે ક્રમિક ની અંદર તો આત્મા પોતે જ વેદક છે ક્રમિક માં ક્રમિકમાં ક્રમિકમાં તો આત્મા પોતે વેદક છે અક્રમ ની અંદર દાદા આપણે એવું કરી આપ્યું કે વેદક ને પણ જાણે છે એ છે તે પ્રજ્ઞા છે તે વેદક ને પણ જાણે અને આ વેદક છે તે વેદના વેદે છે વેદક એટલે અહંકાર કહો અહંકાર બધું આવી ગયું હા પણ અહંકાર આત્મા નહીં આત્મા નહીં આત્મા નહીં કે મારે છે કે મને પડે છે એટલે એ વેદ છે એને વેદક કહેવાય ને કરેલું માને છે વેદેલો પ્રજ્ઞા શક્તિ જાણે છે પ્રજ્ઞા શક્તિ જાણે ઘણા કયા છે તે આપણા ભાષાઓને વડે પ્રજ્ઞાશક્તિ રહી જાય છે અને વેદક ભાવ આવી જાય છે તો દુઃખ વધે બીજું બીજું કશું અંદર નહીં દુઃખ વધે પોતે તન્માકાર થાય દુઃખ વધે એક માણસ નહીં હું અહીંયા બધા છોકરાઓને પ્રસાદ આપું છું કે પ્રેમથી પ્રસાદ આપો તેને દુઃખ લાગતું નથી હા અને સહેજ એ કરીને ફેરી આપો મોડું બગાડીને તેને અસર થાય છે એનું કારણ કે એમાં અહંકાર ભરેલો છે અહંકાર ભરેલો હા પેલા પ્રેમમાં માર ખાનાર ને અહંકાર નથી ભરેલો અમારે અહંકાર નહીં ભરેલો મારનાર અહંકાર ની વસ્તી જ નથી ત્યાં એટલે સારું લાગે એટલે આ ઓમાં તો ભરીએ વેદકમાં આપણે વેદકમાં બહુ દુઃખ થાય એટલે જો દાયક રહેવાય તો દુઃખ બિલકુલ બહુ ઓછું થઈ જાય જ્યાં પેલું પ્રેમનું મારવાનું એના થાય જાણવા મળે તો બરોબર એટલે દાદા આત્માના સ્વરૂપની અંદર તો વસ્તુઓ બધી ઝડકે છે ને આમ આત્માનું જે સ્વરૂપ છે દર્પણ ની માત્ર દર્પણ કઈ બહાર આવતું નથી જોવા માટે દર્પણ ની અંદર દ્રશ્યો બધા ઝડકે છે આમ ઝડકે છે એ જુદું છે પણ આ તો જ્ઞાયક એટલે અત્યારે જ્ઞાયકતા કોની છે કે પેલા પ્રજ્ઞાશક્તિની છે હા કારણ કે કાર્ય કાર્યકારી છે કાર્યકારી મૂળ આત્મા કાર્યકારી શક્તિ ના હોય આ સંસાર છે તો હજી કાર્યકારી શક્તિ પ્રજ્ઞા પ્રજ્ઞા એ પ્રજ્ઞાથી કામ એ પ્રજ્ઞા બધા કાર્ય પૂરો કરી આ સોંપી પછી મોક્ષે જાય <coughs> એટલે મોક્ષ ના દરવાજા સુધી મદદ કરવા માટે આ પ્રજ્ઞા છે દરવાજા સુધી નહીં મોક્ષ માં ઠેર સુધી બેસાડી દેવાનું પૂર્ણાહુતિ કર્યા નરે પ્રજ્ઞા આ સંસાર ભૂલનારી અજ્ઞા શક્તિ એ અજ્ઞા શક્તિ અને પ્રજ્ઞા શક્તિ એક આ વાત એટલે દાદા સંસારની અંદર મદદ બુદ્ધિ કરતી હતી સંસારની અંદર મદદ બુદ્ધિ કરતી હતી બુદ્ધિ સંસારમાં મદદ કરતી એવી રીતે આ મોક્ષ માર્ગ ની અંદર હવે બુદ્ધિ નહીં હોવાથી પ્રજ્ઞા મદદ કરે એટલે પ્રજ્ઞા એટલે આત્માનો ડાયરેક્ટ પ્રકાશ અજ્ઞાનો અજ્ઞા શબ્દ નો અર્થ જ બુદ્ધિ અજ્ઞા શબ્દ નો અર્થ જ બુદ્ધિ અર્થ જ બુદ્ધિ જે પ્રજ્ઞા નથી પણ અજ્ઞા છે ન્યાય છે કયો કારણ ભગવાન એને અજ્ઞાન સાથે કહ્યું કે જ્ઞાન તો છે પણ મોક્ષ મોક્ષમાં ના લઈ જાય એ જ્ઞાન મોક્ષમાં ના લઈ જાય એ જ્ઞાન તો છે જ હા અજ્ઞાન એક પ્રકારનું જ્ઞાન છે કે જ્ઞાન છે પણ મોક્ષ એ વિશેષ જ્ઞાન છે મોક્ષ ને કામનું નથી એ જ્ઞાન મોક્ષ માટે એને અજ્ઞાન કર્યું છે આ અપેક્ષા એને અજ્ઞાન અજ્ઞાન કહેવાય ને આપણા કોર્ટો બધા કેસ અજ્ઞાન કહેવાય બરોબર પણ આ મોક્ષ ની અપેક્ષા એ મોક્ષ હેતુના માટે આ અજ્ઞાન છે મોક્ષ હેતુના માટે આ જ્ઞાન <laughs> એ બુદ્ધિ ને અજ્ઞાન જ ગાલી બુદ્ધિ ના જ્ઞાનમાં ચાલે જે સુમતિ જી તેને તેને જ્ઞાનમાં ગાલી સુમતિને જ્ઞાનમાં અને કુમતિને અજ્ઞાનમાં ગાલી સુમતિ એટલે આત્મા સંબંધ સમજણ બુદ્ધિ આત્માને જાણવા સંબંધી બુદ્ધિ મતિ જ્ઞાન એટલે તૃત જ્ઞાન સાંભળ્યું કે તૃત જ્ઞાન વાંચ્યું બે રીતે તૃત જ્ઞાન ઉત્પન્ન થાય સાંભળવાથી અને વાંચવાથી હવે તૃત જ્ઞાન તમને થયું એ જ્ઞાન તેમ તેમ રહે નહીં હા પછી પ્રથકરણ થઈ અને મતી રીતે સ્થિર થાય મતી રીતે સ્થિર થાય એમાંથી મતી રીતે સ્થિર થઈ જાય એ જે સૂચક જ્ઞાન છે મતિ જ્ઞાનમાં ફરી ફરી એ બીજાને જયારે વાત કરી ત્યારે એનું મતિ જ્ઞાન પેલાનું પેલાનું શુદ્ધ જ્ઞાન થાય એનું મતિ જ્ઞાન ત્યાં શુદ્ધ થાય ત્યાં ખરે તો પછી એટલે આમ કરતો કરતો મતિ વધતી જતી મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન જ મોક્ષ નું કારણ છે અધિગ્રહ કરી મનોપર્ય મોક્ષ ને કશું લેવા દેવાનું છે હા આ સો ટકા થાય તો કેવું ના થાય જ્ઞાન જ્ઞાન છ ટકા તો દાદા હા શ્રુત કેવલી જે કહે છે તે કોણ શ્રુત કેવલી જે કે છે એટલે જેને આ તમામ શાસ્ત્રો નું જે રહસ્ય જે રહસ્ય તે પોતાનું બધું આવી ગયું ફિટ થઈ ગયું તમામ શાસ્ત્રો નું રહસ્ય આવી ગયું હા ફિટ થઈ ગયું ફિટ થઈ ગયું એ શ્રુત એ શ્રુત આ શુદ્ધ કેવલી જે છે એ સંપૂર્ણ જે કેવળ જ્ઞાન છે તેની પાસે કે તેના હજુ પાસે બાકી ઘણું હજુ ઘણું બાકી શુદ્ધ કેલી એટલે એસી ટકા